એવો કોઈ સંપત્તિ સ્ટીક થયો નથી કોઈ કરતો નથી સાધુ જેવો સ્ટીક નથી થયો નથી કોઈ સંપત્તિ સ્ટીક નથી સાધુ જેવો સ્ટીક નથી રહ્યો બધા કઈ ના હાથ જ ના કરે નહીં તો અધિકાર નહીં સંઘ સાધુ ઉપરી ગણાય અત્યારે તો દાદા સાધુ નો જ હોલ્ડ છે હોલ્ડ એમ એ છોડે નહીં એમને બીજી બહેરી નહીં છોકરા નહીં કારણ કે અમારા વિજય વિકાસ સુધી મારા સાહેબ આવ્યા હતા માં તો ઘણી સાહેબે ટ્રસ્ટીઓને કહેવડાયું કે ભાઈ આ મહારાજ સાહેબ ને બીજે લઈ જાઓ કે એમને અહીંયા ઉતારો આપો નહીં હવે એ પોતે જતા થાય અને દાદરો ઉતરતા થાય અને દાદરો ઉતરતા જ એનો પગ મચકોડી ગયો એટલે જઈ શકાય નહીં તો પછી ગમે તેમ આક્ષેપબાજી કરી એમના ઉપર આક્ષેપ કર્યા અને ટ્રસ્ટીઓને કહેવડાયું કે ભાઈ આ આ માણસ અહીંયા અમારી સામે જો જો કરે છે ઘણી સાહેબ ની સામે જોવે છે આમ છે તેમ છે એવું બધું કહેવડાય એટલે પછી અમે અમારા ઘેર રાખ્યા અમને વિકાસ સુરી મહારાજ આપને ઘેર અમારા એક ઉપરના રૂમમાં પછી ત્રીજા દિવસે અમે દોડી દોડીમાં લઈને લઈ ગયા હતા આગળ બીજે એ વખત રમેશભાઈ હાજર ભાઈ તારું ભયા વગર તારું બધા ભાઈ તારું ભયા વગર તારું છે

આજ્ઞામાં આટલા વર્ષ કાર્ય હતા એટલા વધારે કાર્ય ને આપણે થાય ને એકબીજાના જોવાનું પણ બરાબર બાણું બંધ થઈ જાય પછી બાણું બંધ થઈ જાય પછી એને તો નિરંતર રહેવાના નિર્વિધ્યાસન હોવું કેટલી કેટલી વાર નિર્વિધ્યાસન છે રાતના નિર્દેશન કરીએ એમાં ચૂકાઈ જવાય રાતના જે કરીએ શુદ્ધાત્મા નું નિર્દેશન કરીએ છીએ શુદ્ધાત્મા બોલતા હશે એમાં ચૂકાઈ જવાય છે દાદા નિર્દેશન છે હા તે વખતે કઉ છું રાત્રે નહીં આખો દિવસ તો જ્ઞાન નો ઉપયોગ આખો દિવસ તો જ્ઞાન નો ઉપયોગ રહે આખો દિવસ દાદા દાદા નું નિર્દેશન રહેતું નથી આખો દિવસ ના રહે થોડો વખત એ થોડો વખત પણ રાતે મેં કરીએ છીએ ને દાદા એમાં રહેતું નથી હા એ બરાબર વાત છે પણ એટલે અને કન્ટિન્યુઅસ પણ રહે નહીં કન્ટિન્યુઅસ રહે નહીં બીજા વિચારોનું દબાણ આવે વિચારોનું દબાણ આવે એટલે કન્ટિન્યુઅસ રહે નહીં બધી એમ બધા પ્રોબ્લેમ સોલ્વ કરી આપણી પોતાની સમાધાન કરવાની અને સંભાવ નિકાલ કરવાની તૈયારી કરવાની તારા ઘરના ઉદય પ્રમાણે હિસાબ ની બરાબર છે પણ આપણે તૈયારી જોઈએ ને અંદર પાસે તૈયારી તો જોઈએ ને પોતાની કોઈ પણ કેસ છે એનો સંભાવે નિકાલ કરવાની પોતાની તૈયારી જોઈએ કે નહીં એટલે સંઘર્ષ થાય પછી વિપરીત સંયોગો આવે એમાં સંઘર્ષ થાય તારે આપણી વૃત્તિ કેવી થઈ ગઈ કે સંઘર્ષ કરવાની ના થઈ સંભાવે કેમ નિકાલ કરો તો ફાઇલ નો એવી આડે ગુજરી રહે એટલે એમાં ભલે આપડે થોડો માર ખાવો પડે આપણો નિશ્ચય મજબૂત રહે કે સરવાળે ભલે આપણે નુકસાન જવાનો વાંધો નથી ને પેલું સંઘર્ષ થયા કરે ઇગોઈનું આખું ઉભો જાય ને મને આમ કેમ કર્યું આમ કેમ થયું કરતા હોય છે આગળ આવું કોઈ એક્સેપ્ટ ના કરે એક્સેપ્ટ ના કરીએ પહેલા ના કરીએ હવે હવે કરું જ મેડમ ઉગા પેલા કરતા બહુ ફેરફાર નહીં રાખતો અંબાદાસ ના રે હજુ ભરતો નહીં કદાચ ભાઈ એ આમ વાતો સિદ્ધ કરીએ ઓછું પણ નહીં સંતોષ ના રહે ને બળવો ના કરે પણ સંતોષ ના રહે ને કેવી સંતોષ માલ લે માલ ભરાય સંતોષ થાય મહારાજ ને લખી શું કરે સંતોષ સાહેબ એમ કે પહેલા કોઈ એવો ઇન્સિડન્ટ બને તો બળવો કરે એટલે સંતોષ થઈ જાય અને હવે હવે બળવો ના કરે પણ સંતોષ ના રહે સંતોષ રહે અરે બળવો ના કરે તેથી સંતોષ ના થાય બળવો કરે તો એને સંતોષ થાય સ્વીકાર કરી કરવો સંતોષ લેવો ને તો સંતોષ છે ના સંતોષ હોય ના અને ડાપણ માં સંતોષ નહીં રહેતો તો તમે ગાંધો નો સંતોષ પાડો તમારો સંતોષ એટલે શું એ બળવો કરે તો એને સંતોષ થાય અરે શું હેલ્પ થાય કરે કશું હેલ્પ ના કરે શું હેલ્પ કરે ના કરે આ જગા ભલે જતી રહે પછી બહાર રખડો ગાળો થઈ જાય પછી ગાળો થઈ ફર્યા કરે પછી લોકો હોસ્પિટલ જાય

પરમાનન્ટ નહીં વર્તુળ એનો નું આટલી બધી જવાબદારી આ છે ખબર નહીં તને નહીં જવાબદારી નું ભાન જ નહીં ને બહુ મોટી જવાબદારી અહીં રહ્યા તો માલ ખૂટ્યો જ નહીં ખૂટતો જ નહીં આવ્યું નહીં બધું ઘરે જતરીઓ કરો આપની પાસે છે એટલે બધું આપની પાસે છે એટલે બધો નિકાલ ફાડી થઈ જવાનો નહીં તો કોઈ હંગરે નહીં લોકો નવી પ્રક્રિયા દેખાય કે કેમ અહીં ગઈ છે તો ભાઈ અરે બાપે કહી દે એને સાધે નવી પ્રગટ જાય છે ને કાલે જોઈએ હવે જોઈએ નહીં કે ફાધર શું કહી કોઈ હંગરે નહીં આપણે જ હંગર યાર કોણ જેને ફૂલ જોઈતા હોય કોટાળા ગુલાગરો પીવું તમારે કોઈ જોઈતા જ નહીં તો શું એ સારા કે એને પણ વાડાની ડિગ્રી હોય હા તો વિધાઉટ ડિગ્રી મારા આ તો ડિપ્લોમા ડિગ્રી પેલો ડિગ્રી કોર્સ ને આ ડિપ્લોમા છે આગળ ચાલો તો ડિગ્રી કોર્સ થઈ જાય ડિગ્રી થઈ જાય ડિગ્રી કોર્સ થઈ જાય કોઈ તહેવાર આ બે નોકરી કરે ને પછી કોઈ એક જોડે થયું એટલે પોત પ્રકાશ પ્રકાશ પોત પ્રકાશ ને એ પર અથડાય એટલે દારૂ પોત પ્રકાશ શું નીકળે એટલે કેવું ગયું શું ગેસ નવ હમણાં અઠવાડિયાથી આપ અમદાવાદ હતા ને નવ દિવસ નવ દસ દિવસથી બધું મેં બધું પકડી ગયું સારું બગડી ગયું છે બે મહિના સુધી કશું થતું નથી બે મહિના સુધી ના આવે તો કશું થતું નથી એ તો બાર મહિના ના બસ એ જ થાય ગ્રાફિંગ અત્યારે બેઠા ને તો નિરીક્ષણ કર્યું શું ગ્રાફ કરવા જેવું ગ્રાફિંગ છે ગયો તો પૂછ્યો ગુજરાતની કરી કોઈ નહીં કરું કે કઈ જતી ક્વોલિટી ના થાય એ જ નહીં કરી શકે તેથી મેં સગી રાખે પોઝિટિવ ગુણો ખરા ને પોઝિટિવ ગુણો ખરા ને પાછા ના એક ગુણ જે છે છે એનો હા સત્ય બોલવાનો જે પણ કઈ દાદા ને કહેવાનું તે સત્ય બોલવાનું ભૂલ હોય સત્ય તો સત્ય બોલવાનું પણ જેને લક્ષ્મી લક્ષ્મી બીજું કઈ પણ પરિગ્રહ ની મમતા જ નથી ખરું કોઈ પણ પરિગ્રહ તો જ આવું કરી શકે ને સર્વિસ ને પોતે છોડી દે ઘર પણ છોડી દીધું છે અત્યારે આવી તૈયારી એકદમ થાય નહીં ભવિષ્યની કોઈ આધાર વગર આવી તૈયારી થાય નહીં આ કામમાં ના થાય સચિવમાં બધા કરતા દેવું પણ આ કામમાં થાય નહીં તૈયારી એને બધા ઘણા વિચાર આવે કે આગળ શું થશે કે ના પણ આવો ગુણ હોય નહીં અને તે જોડે જોડે આ બેલેન્સ માં ગાડા ગુણો તે કે હા ઉતી લોકો બધા સાંભળ્યા કરે ને થઈ જાય ગાડા ગાડા કરવું જ્ઞાનસર વાનસર કઈ કિશન લાઇસન્સ લટકાવું કે અંદર છે પૈસા લે છે હા થોડું વાંચેલો છે આના જેવું રેગ્યુલર છે આ તો મિલન થાય એમનો ઓબ્ઝર્વેશન પાવર ઘણો સારો છે અમુક બાબત નું નિરીક્ષણ બહુ સારું હોય છે વાણી કડક નીકળે ક્યારેક નકામ જાય લોકો શું કે ભાઈ ચોખ્ખો તું ગમે એટલો મારે શું કહો મારે તો અહીંયા આગળ સમસર શું કહેવાય તમે તો રાખું મારી બેઠેલા નેતા સાહેબ નથી આ ફળ નથી કલકરમ દાદા એકલા જ અક્કલવાળા છે એવું જ હતું એવું જ હતું તો કોઈ ભેગું કોઈ

અમુક વાદા બેસવાનું ગમે નહીં તો ગમાડવાનું એ ગમે નહીં છે એ તમારો દુશ્મન છે કારણ કે એને આ દશા તમારે કરાય એને આ દશા કરે એની તો વાત જ આપણે છોડી દઈએ ક્યાં ચલે જતે આ વાત દશા જીતે નહીં જંગલીમાં ના રાખ્યા જંગલીમાં રાખ્યા ત્યારે હિંમત બેન બીજા અંતર ખેંચી ગઈ એવું જવાબ નહીં આવું આ તો જાણે સીધું ડિલિંગમાં જે સંભાજી ડિલિંગ જોયું હોય તો આ તો સીધું ડિલિંગ જોયું હિંમત સંભાજી ડિલિંગ જોયું છે સંભાજી ડિલિંગ જાય જોયેલું નહીં એ શરૂ નહીં કર્યા મને એવું થયું ને આવું કેમ કરે છે પછી તું તો નિર્બંધ મારા કરી આવ્યો તે પછી મને સંભળાવી દીધી સંભળાવી દીધી નહીં ભૂલી ગયો લડવું જ જોઈએ આ લડી લડીને પાડામાં ના રહ્યા ભાઈ પારા ના પીછા બધા ઘણું ચાર થાય ના છે ખોટ ખોટ બધો એટલે ક્વોલિટી નહીં કોઈ જાતની કોઈ કામ જ ના એને લીધે પાંચ આજ્ઞાનું ના રહે આ પાંચ આજ્ઞા યાદ જ નથી આવતી એનું કારણ શું પછી ગ્રહણ થયું પાવર જ બંધ થઈ ગયો પાંચ આજ્ઞા તો ગ્રહણ કરીએ ને ગ્રહણ કર્યું આ બોલ ભાઈ આ નથી ધર્યું એ થઈ ગયું ખરા નિર્દિધ્યાસન ના થાય આ થોડું ઘણું થાય છે થોડું થાય છે બંધ થઈ ગયું નથી આ જાગને ને બધું થાય છે પણ નિધિ નથી થતું નિધિ વ્યાસો ચાલશે પાછળ થાય છે હે તારે કેમ નથી થતું પુસ્તકો તમારે ગયા ડાયટ થઈ થોડુંક આ તો આકાર ને ત્યાં રહી એક જ દ્રાવણ પેલે કર્યું હતું કબલે છે તો શું થયું હતું પાડે મારે આખી રાત દાદા રહ્યા હતા એક દાડો જવાબ કરે છે રોજ કરે પણ એ એમ આવતું નથી કંટાળો આવે હજુ કેટલી પોસાદ કરી છે છૂટા પેટા કેટલી કરી પછી એ શું કરે છે એને ટાઈમનું ટાઈમનું એડજસ્ટમેન્ટ નથી આપીએ ને તો ઉતારવાના છે મુંબઈ વાળા નાશ પડે છે ને પણ મુંબઈ વાળા ના પાણી દોરેલું રે પાણી નીચે શું કરી શું રીતે તો વિઘાતક મન કેવું અભ્યાસ કરે પોતાનું મન એટલે કઈ રીતે મન અભ્યાસ કરે એટલે શક્તિ છે સત્ય નો અભ્યાસ કરી નાખે શું કઈ નાખે સત્ય અભ્યાસ કરી નાખે કયા પ્રમાણે ચાર અધરા થાય પાંચસો દાડા પહેલા પાંચસો કરી એ કરી પછી તે કે છે ને ભાઈ તમને તો હતા આમ જોઈએ છે કેટલા હરદાદન પણ હા અત્યારે તો પાસે જાય એસઆર માટે પેસી ગયેલા કહેતો તો એસઆર મારે گے تو نہیں گیے નોકરી થાય નહીં કશું સારું થયું ભરું થયું એમનો કાઢી ગયો રસ્તો એના કરતા રાજીરા ઉભી કરે છે આબરું કરે છે અને લગ્ન એ ના થાય ત્યારે તારે બોલે નહીં ને બહુ તો સ્ત્રી જાતિની શરમ વાળી ગઈ ને એ આવતી જેથી ફર્યા કરે એ ઓનસ્ટી મને તો આવડે આ શું કે સિદ્ધિ રૂપિયા ઉતરે ને હું તને કાઢી રિક્ષા લઈ ગયા કૂતરું લાગે <laughs> સિલિંગ કરતા હાવ ટુ ડીલ મોટા મોટી વસ્તુ છે માન છોકરું પછી પેલી જતી રહે બિચારી ભાગી જાય મન ભાગી જાય ને બધું ભાગી જાય એક ચાર દાડો હંગરે તો અને માં હતું ચાર દાડે એક દાડો હંગરે તો ના થઈ ગયા છે ચાલશે બોલ અહીં ક્યાં બહુ ની જરૂર છે પોલ નીકળી જશે ને પણ પોલ નીકળી પણ જશે ને ચાલશે તો ખરું નીકળી જશે ને આ રોગ નીકળી ના નીકળી ભોખ નું આવડે બહુ થઈ ગયું બીજું નહીં આવડે બહુ બહુ થઈ નથી આવડતું એ પહેરી બધા આ ખાઈ જતા વાંધો નહીં કારણ કે અહીં તો બધું હોશિયાર હોય તો કોમ નું લાગે ને બરાબર કોનથી ઘણો હોશિયાર બધું કોમ લાગે કોનથી ઘણો હોશિયાર કોમ શું લાગે એ હાથ ઠુકાનેલા થઈ થઈ શકે તું સારી રીતે કરી હા સારી કરી અને મહેશ તો મહેશ તો ચૂકું કે જઈ મુકા પાન તું ખુશ સ્વભાવ પહેલેથી એવો ને ભોળો સ્વભાવ ને પહેલેથી પ્રકૃતિ આવે મિયાભાઈ જેવું કરે મિયાભાઈ જેવું હાચવ તો આવડે આવડે આવડી ને હા આવડી તો બહુ ગાયું ચાલ આ પોલાણનો જે આ પોલું જે માલ નીકળે છે કચરો એની અંદર નવો માલ તો બઉ સારો ભરાય છે ને જે નવો માલ જે ભરાય છે ચાર્જિંગ આપણે એક એક વ્યવધાન જે આપણા બાકી છે એટલે જે નવો માલ ભરાય છે એ તો બહુ ઊંચો ભરાય છે ને ઘણો ઊંચો

પહેલેથી પ્રકૃતિ એવી છે આપડી કે બીજા આ બધાની પ્રકૃતિ બરાબર આ જિંદગી કહ્યું છે ભાડા રે પરમ સફળ તમે જ છે પ્રકૃતિથી પ્રકૃતિથી મુક્ત થવાનું છે તો પછી ભરવાની જરૂરત ક્યાં રહી પ્રકૃતિ જોડે એની જોડે ભરવાની જરૂરત ક્યાં રહે આ બધા જોડે ભાઈએ મુક્ત નહીં ડીલિંગ આવડે ડીલિંગ આવતું ડીલ કોમન સેન્સ પણ છે કોમન સેન્સ કોમન સેન્સ હા એક કે છે આટલી ગચી નામ આપી મામા છોકરો કેવા છે હાથ વાતો તે એને શીખવાડે તે પણ ચાલે આખી નહીં પણ એ કે એ જોડે રહી શકે નહીં એને પૂછી પૂછી તરફ ચાલ કોમન સેન્સ પેલો ગાય છે તે મારો તો ઉઘરો નહીં થાય એ બરાબર ને એને બરોબર એનો હાથ ઉપર તો હાથે હાથ પાકે ને કોમામાં આખું ખબર જ એને પૂછીને તારે બધું ચાલુ બોલું લોક જણ અને અત્યારે જવાબ કેમ દેવો તો એને ગમે એટલો ચીડવે તોય પણ ઠંડક થી જવા ચીડી જોવું سم چیز بہت میری دنیا سے مارا پہ کوئی کہ કોઈ દુનિયામાં કઈ કે ને જરીબન જરા જોયા લો અને વિપશ્યનામાં ફેર ક્યાં આવે દાદા વિપશ્ય કોઈ માર્ગ જ નથી વિપશ્ય કોઈ માર્ગ જ નથી વિપશ્ય તો એનો જે કર્ણ ઉદય હોય તે ચાકતી રે બીજા ના ના રે એ તો કર્ણ ઉદય હોય એટલા માટે એનો માર્ગ જ નથી એ માર્ગ જેનો કર્ણ ઉદય હોય ને તેને ચાકતી ભરે વિપત છે એટલે અહંકાર સહિત જોવું એનો સંસાર જ કહેવાય એનું નામ બીજો સંસાર એ માર્ગ જ ના કહેવાય મોક્ષ માર્ગ જ ના કહેવાય મોક્ષ માર્ગ ને લેવા દેવા નથી સાક્ષી <coughs> બાબા જોવું એનો વિપત છે હું શું કહેવા માંગુ દાદાજી કેમ જાગૃતિ ન વધે એમ જાગૃતિ કેમ ન રહે જાગૃતિ પૂરેપૂરી જાગૃતિ જોઈએ સતત જાગૃતિ જોઈએ જોઈએ જોઈએ પછી લાવવાની જરૂર ક્યારે ભરેલી જેને આપણે કહીએ ફરી જોઈએ ભરેલી જોઈએ પણ કાગળ પણ આ તો પછી એક જાતનું શું છે આ હિપ્નોટિઝમ જેવું કે ના હું તો હું તો જ્ઞાની થઈ ગયો એ તો હિપ્નોટિઝમ જેવું થઈ ગયું કેવાય કે ના ના હું એમ માનું જ્ઞાની થઈ ગયા છે બે મત જ નથી <laughs> બે મત જ નથી આ શાસ્ત્રકારો કહ્યું કે મોક્ષ કોનો જ્ઞાની પુરુષ નો આત્મજ્ઞાની પુરુષ નો અને આત્મજ્ઞાની ના ફોલો નો આ બે નો મોક્ષ છે એમને કોઈ મોક્ષ નહીં ફોલોઅર છે જ્ઞાની જેટલા કર્મના ઉદય વાળા હોય તે બીજા માણસ ના કરી શકે આ બધા ના કરી શકે કોકના કર્મના ઉદય હોય ત્યારે વિપક્ષનો કરી શકે તે પણ અહંકારથી સાક્ષી ભાવ કેવું ભાઈનું એ પૂછવું છે કે છતાં કોઈ કોઈ વાર અજ્ઞાની જેવું લાગે છે અમને એનું કેમ એ તો જેને આજ્ઞા ના પાડ્યો ને આજ્ઞા નહીં પાડવાનો નિશ્ચય છે ને તેને આવું થાય નહીં પાડવાનો નિશ્ચય છે આ પેલા એવા કર્યા છે કે એને આજ્ઞા નહીં પાડવી આજ્ઞા નહીં પાડવાનો નિશ્ચય આજ્ઞા પોતા નહીં પાડે તો જાણતા ન હોય આજ્ઞા છે એવું ને જાણતા આજ્ઞા પાડે અઠવાણું અઠવાણ ટકા વાત આપણા મહાત્મામાં અઠાણું ટકા માર્ક છે દાદાજી આપણે પૂર્ણ સંપૂર્ણ આજ્ઞા પાડવી હોય પોતી ભણે તો વાંધો નથી પણ કેમ એવું થાય એવું કેમ થાય એવું કેમ થાય આપણે બધું સમજાવવાનું કેમ થાય એવું પૂછવું નહીં થવા દેવું થવા દેવું એને જોવું એ તો જોઈએ આપણે જોઈએ ત્યારે તો ખબર પડે હા એ થવા જોઈએ છે ત્યારે ખબર પડે થવા દેવું જોવું બરોબર કેમ થાય એ આપણે કોણ આપણે કોણ એવું પૂછનાર આપડે કોણ પણ ઉભું થાય છે તો પણ નિત્યાત્વ ઉભું થાય છે આ રસ્તા ઉપર માણસ જાતો હોય આવું જ જોઈએ આવું જ થવું આવું જ જોઈએ પાંચ મારો છે એમ કેવું <laughs> આરો પાંચ મોસે ને ચોથો આરો નાખે શું પછી શું થાય કચાની કોઈ કરવાની ના પાડી મેં કહ્યું આજ્ઞા પાર છે જોયા હવે આ જોયા કરવાની વાત તો સદન સત્ય છે જોયા જ કરવા પણ એમાં જોયા કરવામાં પણ રખાકર થઈ જાય છે એનું શું જોયા કરતી વખતે વિચાર આવે તો વિચાર આપો જ ન જોઈએ આપણે જોતા હોઈએ ત્યારે આપણને વિચાર તો પૈસા આવતો નથી કારણ કે આપણે તો જ્ઞાતા દ્રષ્ટા છીએ તો છે કે આ મારી આજ્ઞા પાડી જેવો નિશ્ચય જોઈએ તેવો નિશ્ચય એ તો નિશ્ચય હોય ત્યારે તો આપણને દેખાય ને ડિફેક્ટ એવો નિશ્ચય છે કે આપણે આજ્ઞા પાડવી છે આપણે સતત જાગૃતિ છે કે આપણે આજ્ઞામાં રહેવું છે અને જોઈએ છતાંય આજ્ઞામાંથી આપણે સ્લીપ થઈ જઈએ હવે દાદાની આજ્ઞા છે બધું વ્યવસ્થિત છે વ્યવસ્થિત ઉપર મૂકી પછી વિચાર બી શું કરવાનો કઈ કરવાનું પ્લેનિંગ ને ક્યાં કરવાનું આવે એમ કે છે કે આપણે વ્યવસ્થિત છે એવું જો સમજી ગયા વ્યવસ્થિત છે એવું સમજી ગયા અને વ્યવસ્થિત ઉપર બધું છોડી દીધું તો પછી આવા વિચારો પણ ક્યાં આવે પ્લાનિંગ કશું કરવાનું પણ ક્યાં રહે કરવાનું નથી પ્લાનિંગ જ કરવાનું એમ થાય મારું એ કહેવાનું છે દાદાજી બે વસ્તુ છે આ મન છે ને મન એ કઈ સીધા ને સાંભળવાનું મન તો જ્ઞેય છે તારા ને ગયા દેવ વિચારવા હવે એ સાચું તો કઈ વસ્તુને સાંભળવાનું તો કઈ વસ્તુને સાંભળવાનું મનનું સાંભળવાનું નહીં તો કોઈનું સાંભળવાનું નો બની જોયું સાહેબ જોવાનું છે ખાલી ખાલી જોવાનું છે તો પછી આપણે કીધું કે પ્રેરણા પ્રેરણા ક્યાંથી કેવી રીતે પ્રેરણા આવવાની છે આપણે કીધું છે કે કઈ પણ થવાનું હશે તો પ્રેરણા થશે આપણે કીધું છે ને કઈ પણ કામ થવાનું હશે તો વ્યવસ્થિત પ્રેરણા કરશે પ્રેરણા કોને કરશે અને પ્રેરણા ક્યાંથી આવશે કેવી રીતે આપણને સમજણ પડશે પ્રેરણા પ્રેરણાની કઈ કઈ માધ્યમ માંથી મળશે એમને જો પેલું વ્યવસ્થિત પ્રેરણા કરે છે એવું આપણે કહ્યું ને તો કે આ પ્રેરણા વ્યવસ્થિત કરે છે એ કોને કરે છે અને આપણે કયા માધ્યમથી વ્યવસ્થિત ની પ્રેરણા સાંભળવાની મન મન આપણે સાંભળવાનું નથી મનનું સાંભળવાનું નથી તો પછી તમારે કોઈનું સાંભળવાનું નથી અહીંયા આગળ ઊંધું થઈ ગયું ચીમર ગઈ એ તમારે જોયા કરવાનું કે આ વ્યવસ્થિત છે એમણે પછી ઊંધું થયું તમારે જોયા કરવાનું આજ્ઞા પાડવા વ્યવસ્થિત છે એ શું છે કોઈનું સાંભળવાનું નથી આમાં બુદ્ધિ નું તો બિલકુલ નહીં મન નહીં શું કરવાનું નહીં તમારે ત્યાં ચીમનભાઈ શું કરે છે જોયા કરવાનું આપણે ચીમનભાઈ કેવી રીતે કરવાના હતા ચીમનભાઈ કોનું નામ છે આ ચીમનભાઈ કોનું નામ છે વ્યવસ્થિત ના આધારે ચાલશું વ્યવસ્થિત કયા માધ્યમથી ફેરવશે શું કઈ મારી કઈ ઇન્દ્રિય માંથી આવશે આ ને ફેરવશે વ્યવસ્થિત કયા માધ્યમ થી ચીમનભાઈ ને ફેરવશે કઈ ઇન્દ્રિય થી ચીમનભાઈ ને ફેરવશે ખબર કેવી રીતે પડશે કે આ વ્યવસ્થિત મને ફેરવે છે તપાસ ફેરવેલું લાગે તમને વ્યવસ્થિત છે આ વખતે મન માધ્યમ શું છે વ્યવસ્થિત આપણને પ્રેરણા આપવાનું માધ્યમની જરૂર નહીં વ્યવસ્થિત એવી રીતે ભેગા કરી આપે એમ વ્યવસ્થિત કાળ ટાઈમ ભેગો થાય એ કઈ મન ના આધીન નથી બુદ્ધિ ના આધીન નથી એક જગ્યાએ બેઠો તો આપડે જોયા કરવાનું આપડે જોયા કરવાનું શિવભાઈ ઉભા થયા બેઠા આપણે જોઈએ પણ હું આ કહેવાનું કે શિવનભાઈ ઉભા કેવી રીતે થાય શેનેથી ઉભા થાય શિવનભાઈ શિવનભાઈ ઉભા શું કામ થાય કેવી રીતે ઉભા થાય એને કોણ થાય કઈ નહીં બેઠા છે શું કરે બેસી કરવાનું નથી શું કરે કઈ ક્યાં છે એનું મત નથી કઈ નથી અહંકાર નથી કઈ શું નથી શું કરે હા કશું કરવાનું નથી કશું કરવાનું નથી તમારે કશું કરવાનું નથી તમારે ચીમનભાઈ એમના વ્યવસ્થિત આજે જે બતાવે ને બમડ્યો તેમ ના પડે એમને બરાબર એ ચીમનભાઈ નો પોતાવો છે કે ચીમનભાઈ ને બમડ્યો ન હોય ચીમનભાઈ બેઠા છે શું ચીમનભાઈ ને કોણ કેવી રીતે ઉભો કરે કોણ ઉભું કરે <laughs> જે કઈ છે મારું શું કહેવાનું છે શ્રીમદભાઈ એક સ્થિતિમાંથી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં લઈ એ લઈ જાય છે આપણે એમ દાદાજી એ માધ્યમ શું છે આનું એ વ્યવસ્થા માંથી લઈ ગયો કેવી રીતે જીવન બની ગયો એક અવસ્થામાંથી બીજી અવસ્થા ઊંઘમાંથી ઉઠો એ વ્યવસ્થિત ઉઠાડે બીજા સંજોગો ભેગા થઈ જાય હર વખતે એ વ્યવસ્થિત અસર કરતું હશે પણ આપણે એનું કોગ્નિશન એની એની એને જાણ આપણી ઇન્દ્રિયો થ્રુ લઈએ છીએ વ્યવસ્થિત નો અસર આપણા ઉપર કે વ્યવસ્થિત છે વ્યવસ્થિત એની એની જે દોરે ઇન્દ્રિયો દ્વારા આપણે નહીં ગમે તે આપણે લેવા નહીં આ મશીનરીને પહેરવું એ એનું કામ છે દાદાજી હું પથારીમાં પડ્યો સવારે પથારીમાં સૂતો છું મારી આંખ ઉઘાડી વ્યવસ્થિત આંખ ઉઘાડી હવે ઉઠવાનું એ કે ના ઉઠવું એમાં મન કંઈકમાં મનની રખાકત થવાની ના ઉઠવું એમાં ત્યારે આપણે જોવા ભાઈ ગો કે ઉઠે છે કે નહીં ઉઠતા તોય દાદાજી મન વચમાં આવે છે ને એ કઈ પણ આપણા માઇન્ડ માં આવે છે મન આવે છે કઈ પણ આવે છે ને એવું વ્યવસ્થિત કશું ના કરે ના કરે એ તો આપણને પણ ચંચળતા ખરી ને જ્ઞાન કોણ ને જ્ઞાન એટલે ચંચળ વસ્તુઓ દેખાય કે આ અહીંયા કૂદ્યું આ કૂદ્યું વ્યવસ્થિત શું કરે છે એ દેખાય બધું નહીં મન સંચલ હતું ને એટલે કૂદતું દેખાય પેલો શબ્દ સમજો છે આપ કહો છો ને કે નહીં વ્યવસ્થિત પ્રેરણા થશે વ્યવસ્થિત પ્રેરણા થશે એ પ્રમાણે છે કે બધું કામ કરશે પ્રેરણા કોને પ્રેરણા એટલે સગવડ આવી છે ભેગા કરશે ભેગા થઈ જશે એટલે બીજી કોઈ વસ્તુ નથી પ્રેરણા ના એ શબ્દ નથી પ્રેરણા બીજું કોઈ વસ્તુ પ્રેરણા એટલે કોઈ પ્રેરક નથી અમારો પ્રેરક નથી પ્રેરક તો વ્યવસ્થિત સમજાવવા માટે કહીએ છીએ સમજાવવા માટે પ્રેરણા ઘર શબ્દ એને સમજાય કઈ રીતે કોણ આ ચીજ ચાલશે મારું આ વ્યવસ્થિત ચલાવનાર છે પ્રેરણાની કઈ જરૂર નથી જો એટલે એને સમજાવવા માટે બોલવું પડે શબ્દ અને એવું કહીએ તારે સમજી જાય છે પછી શબ્દ પેલો કાઢી નાખે તે ના એટલે સાક્ષી ભાવ સાક્ષી ભાવ એટલે અહંકાર સિવાય સાક્ષી હોય નહીં જયારે નિરહંકાર અહંકાર ના હોય ત્યારે દ્રષ્ટા ભાવ હોય અને સાક્ષી ભાવ તે પુણ્ય બંધાય બીજું કશું થાય નહીં ફાયદો ના ખોટું નથી એ સારું છે પણ બીજા ઊંધું કરવા ત્યારે બધા એ સારું છે પુણ્ય બંધાય પણ તે જેના ઉદયમાં હોય તો બધાથી ના થાય બધાથી થાય નથી એટલે માર્ગ નથી વસ્તુ એ તો એક વિશે વિપક્ષે કહ્યું પેલા લોકો શું કહેતા હતા આપણા નટબલ વાળા અનુપ્રેક્ષા પ્રેક્ષા સારું છે આપડા જતા હતા ને આપડા પેલા ભાઈ મને લેવા દેવા નથી મુખ્ય સેપરેશન આઈ તો આપણી પાસે તો પહેલેથી જ હું ને મારું કાઢી નાખ્યા પછી ત્યાં તો હું છે પોતે છે જ અહંકાર તો છે ને ત્યાં તો એ તો હું અને મારું બે જુદું કરી આપ્યું સંસાર કહેવાય સંસાર અને આ સંસાર થી મુક્ત દશા કોન્ટ્રાક્ટ આપડે પુનાવત છે પેલા એમાં કેવેલા છે શાહલાલ એ પછી મેં એને સમજાવ્યું તારે સમજાવ્યું કે આ આ તો અહંકાર છે ને આ જ્ઞાતા રસ્તા છે ઘણો છે તમે સમજી જાઓ અને ભેદ તો ઘણો છે દાદાજી એ તો વાત કરી પણ એનું હર વખત હું છૂટો છું અને કઈ પણ કામ કરતા હું છૂટો છું અને આ ચિમનલાલ કરે છે એનું ભાન નથી થતું બરાબર કરે છે આપે છૂટા તો પાડી આપે છે અહંકાર ને અને અમને પણ દરેક ક્રિયા કરતી વખતે આ કરે છે ચીમનલાલ કરે છે હું એનાથી છૂટો છું એવું સતત ખ્યાલ દર દરેક ક્રિયામાં નથી રહેતો એમ કે છે આવું અમને રહેતું નથી હજુ ના રહેતું નથી કઈ ગુનો નહીં રાખતો પણ